આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા ભટુરિયાઓ મારા નાના મોટા બળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો મોંઘી બેન બધે કાની આ વાર્તા છે ઓહો નચિકેતા દેવી તમે વાર્તા સાંભળવા આવ્યા છો ને વાર્તાનું નામ છે ગોવાળ અને સાપ એક હતો ગોવાળ એને ત્યાં ઘણી બધી ગાયો અને ભેંસો હતી હો ગોવાળ રોજ વગડામાં ગાયો ભેંસો ચરાવવા જાય ને બપોરે એક પીપળાના ઝાડ નીચે બેસીને વિસામો ખાય આરામ કરે એક દિવસ ગોવાળને લાગ્યું કે પીપળા નીચેથી કોઈ બોલે છે ગોવાળે પીપળાના થડમાં કાન માંડ્યા અંદરથી અવાજ આવ્યો તું રોજ જો પીપળાના થડમાં થોડું થોડું દૂધ રેડ તો હું તને જે માગીશ તે આપીશ તે દિવસથી ગોવાળ તો રોજ પીપળાના થડમાં દૂધ રેડવા લાગ્યો ભાઈ થોડા દિવસ પછી ગોવાળને લાગ્યું કે પીપળાના થડમાં મોટી બધી ફાટ પડી છે ગોવાળને તો એમ થયું કે મૂળિયાના જોરથી ફાટ પડી હશે મૂળિયા વધ્યા છે એટલે પણ વાત એમ હતી કે પીપળાને પીપળાની નીચે એક સાપ રહેતો હતો ગોવાળનું દૂધ પીને સાપ તો જાડો પાડો થયો હતો એટલે થડમાં ફાટ પડી હતી બોલો એક દિવસ બપોરે ગોવાળ પીપળા નીચે સૂતો હતો ત્યાં સાપ ફાટમાંથી બહાર નીકળો અને ગોવાળની સામે ફેણ માંડીને બેઠો ગોવાળને તો બીક લાગી કે હમણાં સાપ કરડી ખાશે કે શું સાપ કે બીશ નહીં બાપુ હું તને કરડીશ નહીં હું તો જમીનમાં કચરાઈ ગયો હતો આ તારી દયાથી બચો છું ને તારો ઉપકાર માનવા આવ્યો છું બોલ તારે શું જોઈએ છે જે માગે તે આપું પેલો ગોવાળ કે તમે જે આપશો તે લઈશ મને કાંઈ માગવાની ખબર ન પડે હો સાપ પાસે આવ્યો ગોવાળના માથા ઉપર ફૂંફાડો માર્યો ત્યાં તો જો જોતામાં ગોવાળના વાળ લાંબા લાંબા ને સોનેરી થઈ ગયા બોલો સાપ કે આ વાળથી તું એક સુંદર સ્ત્રીને પરણીશ અને બહુ શક્તિશાળી થઈશ એ ઉપરાંત બહુ શક્તિશાળી તો થઈશ પણ એ ઉપરાંત હું તને એક એવી શક્તિ આપું છું કે એના પ્રતાપે તું ઈચ્છીશ તો મરી ગયેલાને જીવતા કરી શકીશ પણ એટલું ધ્યાનમાં રાખજે કે એ વાત કોઈને કહેવી નહીં તારી સ્ત્રીને પણ ન કહેતો તારી પત્નીને પણ ન કહેતો જો કહીશ તો તારામાંથી એ શક્તિ ચાલી જશે હો એટલું કહીને સાપ તો ચાલ્યો ગયો ગોવાળ પણ ઘેર ગયો એક દિવસ ગોવાળ નદીએ નાવા ગયો અને નાતા નાતા માથાનો એક વાળ ખરી ગયેલો ગોવાળના મનમાં એક વિચાર આવ્યો અને એણે વાળને એક પાંદડા ઉપર વીંટીને પાંદડું નદીમાં તરતું મૂક્યું વાળ તણાતો તણાતો એક ગામને પાદર નીકળો ત્યાંની રાજકુંવરી નદીએ નાહવા આવેલી એણે વાળ વાળા પાનને જોયું ને હાથમાં લીધું વાળ તો સોનેરી હતો ઉખેડીને જોયો તો પૂરો બાર હાથ લાંબો હતો બોલો રાજકુંવરી વાળ લઈને પાછી ગઈ રાજમહેલમાં જઈને પોતાના ઓરડાના બારણા બંધ કરીને તો રીસાઈને બેસી ગઈ ખાધુંય નહીં ને પીધુંય નહીં પીધુંય નહીં ને ખાધુંય નહીં રાજા રાણી ઘણું પૂછે પણ બોલે કોણ બેનપણીઓએ માંડ મનાવી ત્યારે કુંવરીએ કહ્યું જેને માથે આવા વાળ હોય તેને મારી પાસે હાજર કરો પછી જ હું તો ખાઈશ પછી તું તો જમીશ ત્યાં સુધી મારે અન્ન પાણી હરામ છે સ્ત્રી હશે તો મારી બેનપણી કરીને પાસે રાખીશ ને પુરુષ હશે તો એને પરણીશ રાજા રાણીએ તરત જ માણસોને પેલા વાળ વાળાની શોધ કરવા દોડાવ્યા ને કુંરીને સમજાવીને માંડ ખવડાવ્યું હો રાજાના માણસો નદીને કાંઠે જેટલા ગામ આવે ત્યાં પૂછે ભાઈ તમારા ગામમાં આવા બાર હાથ લાંબા વાળ વાળો કોઈ માણસ છે પણ કોઈ ખબર આપે નહીં રાજાના માણસો નદીના મૂળ સુધી જઈ આવ્યા પણ કશો પત્તો લાગ્યો નહીં કાંઈ ખબર પડી નહીં છેવટે રાજાએ ફરીવાર બીજા માણસોને શોધ કરવા મોકલા પણ તેઓ પાછા આવ્યા રાજકુરીએ તો હઠ જ લીધી કે એ માણસ ન મળે તો હું ભૂખ્યા તરસ્યા પ્રાણ કાઢું મારો જીવ આપી દઉં રાજકુંવરી પાસે એક પોપટ ને એક કાગડો પાડેલા હતા કુંવરીની હટથી એમને દુઃખ થયું હો તેઓ કે કુંવરી સાહેબ જો અમને છોડી દો તો અમે એને શોધી લાવીએ હો માણસો એને શોધી નહીં શકે એ તો એક જંગલમાં રહે છે રાજકુંવરીએ પોપટ અને કાગડાને તો ઉડાડી મૂક્યા તેઓ ઉડતા ઉડતા ઉડતા જે વનમાં પેલો ગોવાળ રહેતો હતો ત્યાં આવ્યા ગોવાળ તો પીપળા નીચે સૂતો હતો આસપાસ ગાયો બેઠી બેઠી વાગોળતી હતી ગોવાળને પડખે એક ફાળિયું એક કપડું ને એક વાંસળી પડ્યા હતા કાગડો કે વાંસળી લઈને ભાગીએ તો ગોવાળ આપણી વાંસે વાંસે આવશે આપણી પાછળ પાછળ પણ પોપટભાઈ વાંસળી ન લાવી શક્યા કાગડો ઉડ્યો એ તો એક ગાયની પીઠ પરથી બીજી પર ને બીજી પરથી ત્રીજી પર એમ ઠેકતો ઠેકતો ઠેકતો ગોવાળ પાસે જઈ પહોંચ્યો ને ઝડપ મારીને વાંસળી લઈને ઉડવા લાગ્યો કાગડાને વાંસળી ઉપાડીને ઉડતો જોઈને ગોવાળ એની પાછળ દોડ્યો કાગડો તો વાંસળી લઈને ઉડે જતો હતો ઉડે જતો હતો થાકે ત્યારે પોપટને આપતો વાંસળી પકડીને બેઉની ચાંચ દુખવા આવી આગળ પંખીઓ ને પાછળ ગોવાળ એમ કરતા કરતા પક્ષીઓ એ ગોવાળને રાજકુંવરીના શહેરમાં લાવ્યા હો રાજમહેલમાં આવી રાજકુંવરીના ઓરડામાં જઈને એના ખોળામાં વાંસળી નાખીને પોપટ ને કાગડો તો પડખે બેસી ગયા બારણા બંધ કર્યા ગોવાળ પણ વાંસળી પાછળ રાજમહેલમાં આવ્યો તેણે રાજકુંવરીની પાસે પોતાની વાંસળી માગી રાજકુંવરી કે તમે મારી સાથે પરણો તો વાંસળી આપું ગોવાળ કે તમને ઓળખું નહીં ને પારખું નહીં તમને કોઈ વાર દેખાય નથી ને એમ કઈ પરણાય છે વળી તમે તો રહ્યા રાજકુંવરી ને અમે તો ગોવાળની જાત વગડામાં વસીએ રાજકુંવરી કે તમે ભલે મને ન જોઈ હોય પણ હું તો તમને વરી ચૂકી છું જ્યારથી નદીમાંથી તમારો વાળ જડ્યો ત્યારથી હું તમને પરણી ચૂકી છું ગોવાળને યાદ આવ્યું કે વાળ તો પોતે જ નદીમાં મૂક્યો હતો તરત જ નાગદેવનું વચન પણ યાદ આવ્યું એને હો ગોવાળે કુંવરી સાથે લગ્ન કરવાની હા પાડી રાજકુંવરી અને ગોવાળના લગ્ન થયા ગોવાળ તો રાજમાં સુખેથી રહેવા લાગ્યો ગાયોનું ટોળું વગડામાં છે એ તો એ વાત જ ભૂલી ગયો થોડાક દિવસ વહેતા થોડાક દિવસ પસાર થયા અને ભરવાડને પેલા ગોવાળને ગાયો યાદ આવી ભાઈ પોતે બહુ દિલગીર થયો એણે રાજકુંવરીને કહ્યું કુંવરી હું તો મારી ગાયો અને ભેંસોની ખબર કાઢવા વનમાં જાઉં છું તમારી ઈચ્છા હોય તો આવો નહીતર અહીં તમારા મા બાપ પાસે રહો લો બોલો રાજકુંવરી તો હોશથી વરી ચૂકી હતી એમને તે પણ ગોવાળ સાથે જવા તૈયાર થઈ રાજાએ જવાને આગલે દિવસે બંનેને ખૂબ હેતથી જમાડ્યા કુંવરીએ અને ગોવાળે વિદાય માગી રાજાએ ગોવર્ણ અડધું રાજપાટ હાથી ઘોડા ગાયો ભેંસો બધું આપ્યું ને કહ્યું હવે તમને ઠીક લાગે તેમ કરો આ બધું તમારું છે તમારે એમ ન માનવું કે અહીં તમારું અપમાન થશે તમારું રાજ કરો અને તમારા મહેલમાં રહો ગોવાળ કે હું અહીં જ રહીશ પણ એકવાર જઈને મારી ગાયો અને ભેંસોની ખબર કાઢી આવું બીજે દિવસે રાજકુંવરીને સાથે લઈને ગોવાળ તો ચાલી નીકળો જઈને જુએ તો ગાયો ને ભેંસો ભૂખીને તરસી મરી ગઈ હતી બોલો ગોવાળને બહુ જ દુઃખ થયું હો ગાયો પાસે બેસીને પોકે ને પોકે રડવા માંડ્યો પોતાના જ વાંકથી ગાયો ભેંસો મરી ગઈ હતી એથી એને બહુ લાગી આવ્યું હો એકદમ એને નાગ બાપાનું વચન યાદ આવ્યું પોતે બધાને જીવાડી શકશે એ વિચારથી એને આનંદ થયો રાજકુંવરી જાણે નહીં એટલા માટે એને કહે હું આ બધાને દવા ખવડાવીને જીવતા કરીશ એમ કહીને જંગલમાંથી કેટલાક મૂળિયા અને પાંદડા લઈ આવ્યો પછી દરેક ગાયના નાક પાસે પાંદડું ને મૂળિયું રાખીને મનમાં બોલે જીવતી થા જીવતી થા તરત જ બધી ગાયો ભેંસો જીવતી થઈ ગઈ પોતાના માલિકને જોઈને ગાયો ગાંગરવા લાગી ને ભેંસો રણકવા લાગી ગોવાળની આંખોમાં આનંદના આંસુ આવ્યા નાગ બાપાનું સ્મરણ કરીને એક હાંડો ભરીને દૂધ પીપળાના થડમાં એણે રેડી દીધું તરત જ નાગ બહાર આવ્યો ગોવાળે અને રાજકુંવરીએ નાગદેવને પ્રણામ કર્યા નાગદેવે રાજકુંવરીના માથા ઉપર ભૂંફાડો મારી એના વાળ પણ સોનેરી કરી દીધા ભાઈ બીજા દિવસે ગોવાળ ગાય ભેંસોનું ટોળું લઈને રાજધાનીમાં પાછો આવ્યો અને અડધા રાજ્યનો રાજા થઈને સુખેથી રાજ કર્યું ભાઈ તો નચિકેતા દેવી આવી હતી આ ગોવાળ અને સાપની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો